એ આવો આવો મારા નાના મોટા ટબુડિયાઓ મારા ઝીણકુડા એવા બાળકો હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો સિદ્ધાર્થભાઈ અવની બહેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ <laughs> વાર્તાનું નામ છે ભૂતનો ભાઈ અરે ભાઈ ભૂતનો ભાઈ મૂરખ હતો અને મૂરખની વાર્તા છે ગીજુભાઈ બધેકાની વાર્તા છે હો ધ્યાનથી સાંભળજો એક હતો ભૂતનો ભાઈ વગડામાં રહેતો એટલે એણે કોઈ દિવસ દીવો ભાળેલો નહીં હો એ એકવાર મોટા ગામમાં આવ્યો અને એક ભરવાડને ત્યાં ઉતર્યો રાત પડી એટલે ભરવાડના ઘરમાં દીવો થયો દીવો જોઈને તો આ ભાઈ વિચારમાં જ પડી ગયો ભૂતનો ભાઈ હતો ને એ કે માણો આ જગમાં ગયું તે શું હશે આવું તમે કોઈ દી દીઠું નહોતું આ તો કંઈક નવી નવાઈનું લાગે છે પણ આ એવું સારું છે ને કે મને કોઈ માગ્યું આપશે નહીં ઠીક છે ઠીક છે રાત પણ છે ને બધા જંપી જશે ત્યારે એને પેલી ખડની ઘાસની ગંજીમાં સંતાડી દઈશ અને સવાર થશે એટલે એમાંથી લેતો જઈશ <laughs> મૂરખ તો નાકમાંથી બોલતો હતો પાછો ભૂતનો ભાઈ પછી તો સૌ સૂઈ ગયા હળવે હળવે પેલો ઉઠો અને કોઠલા પાસે ગયો પછી જાળવીને કોળિયાનો દીવો હાથમાં લીધો અને ધીરેથી ઘાસની ગંજીમાં મૂક્યો ઘાસના ઢગલા પાસે પાછો કોઈને ખબર ન પડે એવી રીતે તો ખાટલામાં આવીને સૂઈ ગયો મૂરખ સાલો થોડીક વાર થઈ ત્યાં તો મોટી જબરી આગ પ્રગટી ઉઠી હો ભાઈ દીવો ઘાસમાં મૂકો તો એવું જ થાય ને ઘાસ તો સળગે જ ને ગોવાળ તો આ પેલો મૂરખ તો સળગતી ગંજી પાસે જઈને કંઈક શોધવા માંડ્યા બધા કે એલા ત્યાં શું ગોતે છે આગો રે આગો રે નહીતર બળી જઈશ પેલો મૂરખ હતો ને એ તો કે લે ત્યાં મારું ઝગમગ્યું છે ઝગમગ્યું મેં એને ત્યાં સંતાડ્યું છે સંતાડ્યું <laughs> એ તો ઝગમગ્યું ગોતે બોલો કેવો મૂરખ હે બધા કે એલા ઝગમગ્યું તે વળી કેવું મૂર્ખો કે નહોતું ઓયલું કોઠલા ઉપર રાતે ઝગમગ ઝગમગ થતું તું ને રૂપાણું રૂપાણું દેખાતું તું સૌ કે અરે ભૂંડા ત્યારે એમ કે ને અમે ધાર્યું કે આગ કોણે લગાડી ગઈ છે આ આગ કોણે લગાડી છે તે જ લગાડી છે એમ કહીને એ નો તો બધાએ ભારે ભારો પાડ્યો હો એને મેથી પાક આપ્યો ખૂબ માર માર્યો તો ભાઈ આ આવો મૂર્ખો હતો દીવાને માની ને કંઈક વસ્તુ માનતો હતો એટલે એ ભૂતનો ભાઈ મૂરખ હતો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા કહીશો ભાઈ